સર્વોપરીની સર્વોપરીતા પૂજ્ય શ્રી હરિસ્વામી વિષય છે શ્રીજી મહારાજની સર્વોપરીતા અથવા તો શ્રીજી મહારાજનું સર્વોપરીપણું આપણે બધા બાળમંડળમાં બાળકો પાસે એક વાત વારે વારે કંઠસ્થ કરાવીએ છીએ આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો આપણને પણ કદાચ આ વાત મોઢે આવડતી હશે પરંતુ આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે કે અક્ષરધામમાં કેવી રીતે જવાશે આપણે સામાન્ય સંજોગોમાં એમ માનીએ છીએ કે વ્યસન માત્રનો આપણે ત્યાગ કરી દીધો છે આપણામાં બીડી નથી મસાલો નથી દારૂ નથી નાટક સિનેમા નથી એટલે આપણે એક ગઢ જીતી ગયા પછી બીજો આપણામાં છે આપણે દરરોજ સવારે વહેલા ઉઠીએ છીએ સ્નાન પૂજા તિલક ચાંદલો અથવા તો પછીથી ઘર સભા કરીએ છીએ અઠવાડિક સભા કરીએ છીએ નિયમિત ધર્માદો આપીએ છીએ એટલે આપણે પૂરા સત્સંગી થઈ ગયા પણ આ જે બધા સાધન છે શિક્ષાપત્રીમાં જેટલા નિયમ કયા છે ને એ નિયમ બધા જ પાળે કદાચ અને એવું પણ બને કે અક્ષરધામમાં જવાનું ન મળે આવું બને હે શિક્ષાપત્રીમાં જેટલા નિયમ એક શ્લોકથી માંડીને બસો ને બાર સુધીમાં જેટલા નિયમ કયા છે એ બધા જ નિયમ પાળે આહાર શુદ્ધિના આચાર શુદ્ધિના વ્યવહાર શુદ્ધિના મનની શુદ્ધિના બધા જ નિયમ પાળે અને કદાચ અક્ષરધામમાં જવાનું ન થાય અથવા તો મહારાજ ન લઈ જાય તો આપણા શાસ્ત્રો કહે છે કે હા એવું બની શકે છે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજને સર્વોપરી જાણ્યા વિના ધામમાં નહીં જવાય ત્રીજા પ્રકરણની બારમી વાત અને સ્વામિનારાયણ ભગવાન પોતે જ મધ્યના નવમા વચનામૃતનો હમણાં વખત આપણે જાહેરાત કરી તો મધ્યના નવમાં વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનનું વચન કદાચ કોઈક લોપાયું હશે ભગવાનનું વચન હવે અથવા એમાં કોઈ પણ એક્સટેન્ટ સુધી જઈ શકાય શિક્ષાપત્રીનું કોઈ પણ વચન લોપાયું હોય કદાચ દેહના પરવશપણા થકી આપણે માંદા ખાઈએ ને સ્નાન કરવાનું ન થયું અથવા તો કોઈ દૂર દેશમાં એવા ગયા હોઈએ કે જ્યાં આગળ આપણે પછીથી અતિશય ઠંડી પડતી હોય કે અતિશય બરફ પડતો હોય કે પછી બીજા કોઈ સંજોગોને આધીન થઈને આપણે નિયમ લોપાય અથવા તો પછીથી કદાચ કોઈક વાર આપણે પોતે જ સામેથી નિયમ લોપીએ પણ મહારાજ કહે છે કે ભગવાનનું વચન કોઈક લોપાયું હોય ને તેની ચિંતા નથી એ તો પ્રાયશ્ચિત્તે કરીને પણ શુદ્ધ થવાશે પણ શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનને જેમ છે તેમ ઓળખવામાં જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો શ્રીજી મહારાજ કહે છે કે તે કાં તો ઇન્દ્રના લોકમાં જશે કાં તો બ્રહ્માના લોકમાં જશે કાં તો બીજાના દેવ બીજા દેવતાના લોકમાં જશે પણ અક્ષરધામમાં નહીં જવાય આ કોણ બોલે છે શ્રીજી મહારાજ પોતે મધ્યના નવમાં વચનામૃતમાં બોલે છે એનો અર્થ શ્રીજી મહારાજને સર્વોપરી ન જાણે તો અક્ષરધામમાં ન જવાય એટલે આપણે આ સર્વોપરી જાણવાનો પહેલો મુદ્દો કે શ્રીજી મહારાજને સર્વોપરી શા માટે જાણવા જોઈએ તો એનું એક કારણ છે કે આપણે તો અક્ષરધામમાં જવું છે અક્ષરધામમાં શ્રીજી મહારાજની હજુરમાં બેસવું છે ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની બીજી વાતમાં કહે છે કે જો મહારાજને રામચંદ્ર જેવા જાણશે તો ગોલો વૈકુંઠમાં જશે શ્રી કૃષ્ણ જેવા જાણશે તો ગોલોકમાં જશે હા નરનારાયણ જેવા જાણશે તો બદ્રિકાશ્રમમાં જશે આવા બધા લખ્યા છે એનો અર્થ કે જેવા શ્રીજી મહારાજને જાણશે તેવા લોકમાં જવાશે ગુણાતીતાનંદ સ્વામી ફરીથી બીજી વાતમાં કહે છે મધ્યનું નવમું વચનામૃત વાંચવાની આજ્ઞા કરીને સ્વામી બોલ્યા છે આ વચનામૃતમાં કહ્યું છે તેમ મહારાજને પુરુષોત્તમ જાણશે અને કદાચ એ સત્સંગમાંથી નીકળી જશે તો પણ અક્ષરધામમાં જશે શ્રીજી મહારાજને જો સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારી જાણતો હશે ને સત્સંગમાંથી નીકળી જશે તો પણ એ અક્ષરધામમાં જશે અને કદાચ સત્સંગમાં રહેતો હશે ધર્મ પાળતો હશે ઉર્ધ્વ રહેતા હશે પણ મહારાજને પુરુષોત્તમ નહીં જાણતો હોય તો બીજા લોકમાં જશે આ વાત છે પાંચમા પ્રકરણની ત્રણસો ને છઠ્ઠી વાત અને બીજું છે એ પહેલા પ્રકરણની બસો ને એકસઠમી વાત એટલે આ કહેવાનો ભાવાર્થ શું છે કે નિયમ ધર્મની અતિશય અગત્યતા છે અક્ષરધામમાં જવાની જે બે પાંખો કહી એમાં એક પાંખ છે આજ્ઞા અને બીજી પાંખ છે ઉપાસના બે પાંખોનું મહત્વ છે પરંતુ ઉપાસનાનું વધારે બળ વધારે મહત્વ બતાવવા માટે શ્રીજી મહારાજ વચનામૃતમાં વારે વારે કહે છે આ વાત કાળજું તૂટ્યા જેવી છે હા ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે લોયાનું અઢારમું તો એ શ્રીજી મહારાજને આ વાત કરવા માટે વારે વારે સમસાર સારું ખાવા પડે છે અંત્યના બીજામાં સમ ખાય છે તો આ વાત સમ ખાઈને એટલા માટે કરવી પડે છે મધ્યના તેરમામાં મહારાજે સમ ખાધા છે કે આપણને તાત્કાલિક નથી મનાતી એટલે શ્રીજી મહારાજને સમ ખાવા પડે છે સ્વામીની વાતોમાં સાતમા પ્રકરણની પંદરમી વાત છે એક હરિભક્તને સમાધિ કરાવી અને એ સમાધિની અંદર એ બધા ધામમાં બદ્રિકાશ્રમમાં ગયા પછી શ્વેતદ્વીપમાં ગયા પછીથી વૈકુંઠમાં ગયા ગોલોકમાં ગયા અને પછી અક્ષરધામમાં ગયા એમ આપણે માનીએ કે બધે હોલ્ટ કરતાં કરતાં અક્ષરધામમાં એ જાય છે અક્ષરધામમાં જઈને એણે શ્રીજી મહારાજને પૂછ્યું કે મહારાજ આપણા જ સત્સંગના કેટલાક ભક્તો કે જેમને મેં જોયા છે જેને હું ઓળખું છું જેમણે તમને રસોઈ આપી છે ધોતિયા ઉડાડ્યા છે પોતાના ગામમાં લઈને પધરામણી કરાવી છે અને પુષ્કળ સેવા કરતા હતા દોડા દોડી કરતા હતા આપણને એમ લાગે ને કે આના જેવી ભક્તિ ને આના જેવી નિષ્ઠા કોઈની નથી એવા કેટલાક ભક્તોને મેં બદ્રિકાશ્રમમાં જોયા એવા કેટલાક ભક્તોને મેં શ્વેતદ્વીપમાં જોયા એવા કેટલાક ભક્તોને વૈકુંઠમાં ને ગોલોકમાં જોયા તો આ કેવી રીતે થયું એ લોકો અહીં અક્ષરધામમાં તમારે ડાયરેક્ટ તમારી સેવામાં તમારી ઉપસ્થિતિમાં ક્યાં કેમ ના આવ્યા શ્રીજી મહારાજ કહે છે કે અમને જેવા જાણ્યા એવા એ તે તે ધામને પામ્યા કૃષ્ણ જેવા જાણ્યા ગોલોકને પામ્યા રામ જેવા જાણ્યા વૈકુંઠને પામ્યા નરનારાયણ જેવા જાણ્યા બદ્રિકાશ્રમને પામ્યા હવે આપણે આ તો સ્વામી લખી ગયા છે પણ આવો કોઈ ઇતિહાસનો પ્રસંગ આપણને કંઈ જાણવા મળે છે કે આ ભાઈ ધામમાં ગયા પછીથી અક્ષરધામમાં નથી ગયા પણ બીજા કોઈ ધામમાં ગયા છે તો આપણા પરમહંસોએ એવા પ્રસંગો લખેલા છે આવા પરમહંસોએ એવા પ્રસંગ લખેલા છે અહીં પલાણામાં બે ભાઈઓ રહે છે મોટાનું નામ છે ભૈલાલભાઈ નાનાનું નામ છે વિઠ્ઠલભાઈ બે શ્રીજી મહારાજના ચુસ્ત ભક્ત છે શ્રીજી મહારાજને ઠેઠ ગઢડાથી પલાણા લાવીને મહારાજની પધરામણી કરાવેલી છે બે દિવસ રાખ્યા છે શ્રીજી મહારાજની કેટલી બધી સેવા કરી છે દર દર વર્ષે બધા જ સમય ગઢડાનો સમય હોય જુનાગઢનો સમય હોય વડતાલનો સમય હોય એ સમયમાં જાય છે બાર મહિને વળી પાંચ પંદર દિવસ શ્રીજી મહારાજ સાથે ફરવા માટે કાઢે છે ધર્માદો નિયમિત આપે છે પૂજા કરે છે તિલક ચાંદલો કરે છે બધું જ કરે છે હવે એમને સત્સંગ વધ્યો ને એટલે એમને થયું કે ગામમાં કંઈક એક નાનું મંદિર કરીએ તો સારું એટલે એમણે કોઈકનું મકાન નાનું ખાલી પડ્યું હશે એ વેચાતું લીધું હવે જે પેલો મકાન વેચનારો હતો ને સત્સંગી હતો અથવા તો કહી શકાય કે કુસંગી જેવો હતો પણ એની પાસેથી મકાન તો વેચાતું જ લેવાનું હતું તો એમાં કંઈ સત્સંગી કુસંગીની સાથે આપણે કાંઈ નિસ્બત નથી કાગળિયા કર્યા દસ્તાવેજ કર્યા પૈસા આપી દીધા મકાન લીધું અને ત્યાં આગળ ઠાકોરજીની મૂર્તિ પધરાવી આરતી પૂજા કરી અને સવાર સાંજ બધા ભેગા થવા લાગ્યા હવે બન્યું એવું કે મકાન લીધા પછી થોડા જ વખતમાં ભૈલાલભાઈ ધામમાં જાય છે એક્સપાયર થઈ ગયા હવે પેલો જે મકાન વેચનારો હતો ને એને કોણ જાણે કેમ કંઈક લોભ લાલચ જાગી એટલે એણે વાત એવી જાહેર કરી કે તમારે મને આ મકાનના પૈસા આપવાના બાકી છે એણે કોને કહ્યું ભૈલાલભાઈના જે નાના ભાઈ હતા ને વિઠ્ઠલભાઈ એ તે વખતે પચાસ સાઠ વર્ષના હશે હા એટલે એને કહ્યું ભાઈ જો તમારા ભાઈએ મકાન તો લીધું છે પણ હજુ મને અમુક આટલું પેમેન્ટ બાકી છે એ મને પેમેન્ટ પૂરું કરો અથવા તો પછીથી મકાન મને પાછું આપો અને જો તમે મકાન લીધું કર્યું હોય અને તો પછી એનું ડોક્યુમેન્ટ બતાવો પૂરું પેમેન્ટ કર્યું હોય તો એટલે પેલા વિઠ્ઠલભાઈ ઘરની અંદર બધા જ કબાટ બધું જ ખાના ફેંદી પડ્યા પણ કોઈ ઠેકાણે ડોક્યુમેન્ટ મળ્યું નહીં હવે મકાન જાય એવી સ્થિતિ આવીને ઉભી રહી પેલો કે છે હું તો કોર્ટમાં જઉં છું તમે ડોક્યુમેન્ટ પેદા કરો તે વખતે આ વિઠ્ઠલભાઈને બહુ જ મૂંઝવણ થઈ બહુ તપાસ કરી ખબર પડી કે ગોપાળાનંદ સ્વામી ઉમરેઠ આવ્યા છે એટલે ખાસ પલાણેથી ચાલીને ઉમરેઠ ગયા ગોપાળાનંદ સ્વામીના ચરણમાં દંડવત કરીને માથું મૂકીને બહુ આજીજી કરી સ્વામી મારા ભાઈએ આ મકાન લીધું છે હું તો ક્યાંય ઇન્વોલ્વ નહોતો થયો પણ મને એટલી ખબર છે કે બધું પૈસા પૈસા બધું ચૂકવી દીધું છે પણ હવે કરવું શું દસ્તાવેજ મળતો નથી એટલે ગોપાળાનંદ સ્વામી કહે છે કે હું દસ દિવસ પછી વસો આવીશ તે વખતે પલાણા આવી જઈશ ગોપાલ સ્વામી વસુ આવ્યા વસુથી પલાણા આવ્યા સ્વામીએ આ ભૈલાલભાઈના ઘરમાં બધા જ ઓરડામાં પગલાં કર્યા આંટા માર્યા બધું જોયું પછી પેલું જે નવું મંદિર મકાન લીધું હતું એમાં બધે ફર્યા પણ ગોપાલ સ્વામીને તો કંઈ કંઈ મગજમાં સૂજ ના પડી એટલે એમની પાસે છે ને એક સાધુ રહેતા હતા ગોપાળાનંદ સ્વામીના મંડળમાં ઘણા બધા સંતો હતા એક સાધુ ગોપાળાનંદ સ્વામીને બહુ જ એની ઉપર પ્રીતિ હશે એટલે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કેશવજીવન તમે હવે સમાધિમાં બેસો અને અક્ષરધામમાં જઈને ભૈલાલભાઈને પૂછી આવો કે ભાઈ તમે દસ્તાવેજ ક્યાં મૂક્યો છે ભૈલાલભાઈ તો અક્ષરધામમાં જશે ને મૃત્યુ પામ્યા છે એટલે ધામમાં જ ગયા હશે શ્રીજી મહારાજની ઉપાસના ભક્તિ કરતા હતા એટલે પેલા કેશવજીવનદાસને જીવનદાસને ગોપાલ સ્વામીના વચને સમાધિ થતી હશે એ સમાધિમાં બેઠા અક્ષરધામમાં ગયા અને એમણે ત્યાં જઈને બધે જ તપાસ કરી આપણે કહી દઈએ ને મુંબઈ જેવું મોટું શહેર હોય ગલી ગલીમાં ને એક એક વિસ્તારમાં ફરી વળ્યા પણ ક્યાંય ભૈલાલભાઈ દેખાયા નહીં એટલે સમાધિમાંથી જાગીને કહ્યું કે ભૈલાલભાઈ અક્ષરધામમાં નથી એટલે ગોપાલ વળી પાછા મૂંઝાયા એ કે છે હવે શું કરું એટલે ફરી પાછું એમણે કહ્યું કે ભાઈ એમના સેવકને પેલા જે વિઠ્ઠલ વિઠ્ઠલભાઈ આપણા ભાઈ હતા ને એને કે તમારા ભાઈ કયા સાધુ પાસે વધારે બેસતા હતા કોની સાથે વધારે મિત્રતા હતી કોનો વધારે સેવા પ્રસંગ રાખતા હતા ત્યારે પેલા એમણે કહ્યું સ્વામી જુનાગઢની અંદર એક અમોઘાનંદ સ્વામી છે ને એમના ખાસ ફ્રેન્ડ હતા એમને વર્ષમાં બે વાર અહીં બોલાવી લાવે એ પણ પોતે જુનાગઢ જાય આમ તેમ બધું એટલે ગોપાલ સ્વામી બીજો પ્રશ્ન પૂછ્યો પેલા રામાયણ વાંચતા તે જ કે બીજા કે છે એ જ ત્યારે ગોપાલ સ્વામી એમના સેવકને કહ્યું કે હવે તમે વૈકુંઠમાં જાઓ તપાસ કરો કદાચ ત્યાં મળી જશે અને એ સાધુ સમાધિમાં બેસીને વૈકુંઠમાં ગયા તો અમુગાનંદ સ્વામી ત્યાં રામાયણ વાંચતા હતા અને પેલા ભૈલાલભાઈ સામે બેઠા બેઠા રામાયણ સાંભળતા હતા એટલે એમણે પૂછ્યું કે દસ્તાવેજ ક્યાં મૂક્યો છે એમણે કહ્યું કે આપણા ઘરની અંદર સીધે સીધા ત્રીજા નંબરના ઓરડામાં જશો અનાજના બધા પીપ ભરેલા છે એમાં પેલા પીઢિયા જે સ્લેબ જેવું લાંબુ લાકડું હોય ને એની અંદર એક ડગડી મારી અને એની અંદર દસ્તાવેજ સુરક્ષિત મૂકેલો છે એટલે એ પ્રમાણે કાઢ્યું દસ્તાવેજ મળ્યો પેલાને બતાવ્યું એટલે શાંત થઈ ગયો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો પણ આમાં રહસ્ય આ પ્રસંગ આપણા ગ્રંથોમાં લખાયેલો છે કે ભૈલાલભાઈને અમોગાનંદ સાથે હેત હતું અમોગાનંદની સાથે પ્રીતિએ કરીને શ્રીજી મહારાજને રામચંદ્ર જેવા જાણતા હતા રામાયણને વિશે બહુ જ આસક્તિ હતી તો એ ક્યાં ગયા વૈકુંઠમાં ગયા અક્ષરધામમાં ના ગયા આવા અસંખ્ય પ્રસંગો લખાયેલા છે આ તો શું ગામનું નામ ને બધું લખેલું છે એટલે આપણે માટે જરા પ્રમાણભૂત કહેવાય તો શ્રીજી મહારાજે કહ્યું છે અને ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે કે મહારાજને સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ જાણ્યા વિના ધામમાં નહીં જવાય મહારાજ તો ગુણાતીતાનંદ સ્વામીને બધા તો ત્યાં સુધી કહે છે કે કદાચ ગમે તેટલી સેવા કે નિયમ ધર્મ પાડ્યા હશે તો પણ અક્ષરધામમાં નહીં જવાય ગોપાળાનંદ સ્વામીના એક શિષ્ય હતા નિર્ગુણદાસ સ્વામી એમણે કહ્યું એમની પણ વાતોનું પુસ્તક આખું લખાયેલું છે નિર્ગુણદાસ સ્વામીની વાતો એમાં એ લખે છે પછી શ્રીજી મહારાજે કહ્યું અમે અક્ષરધામમાંથી આવ્યા છીએ અને રામકૃષ્ણાદિક સર્વ અવતારના કારણ છીએ હવે આપણે માટે પણ પંચવર્તમાન મહારાજે બતાવ્યા છે ગ્રહસ્થના પંચવર્તમાન દારૂ માટે ચોરી અવેરી સાધુના પંચવર્તમાન નિષ્કામાદિક પછી શ્રીજી મહારાજ કહે છે વર્તમાન સારધાર પાડવા પણ મહારાજ લખે છે કે કદાચ કોઈ પાંચ વર્તમાન નહીં પાડતો હોય અને એની જગ્યાએ ચાર જ વર્તમાન પાડશે કદાચ કોઈ ચાર નહીં પાડતો હોય ને ત્રણ પાડશે ત્રણ નહીં પાડતો હોય ને બે પાડશે બે નહીં પાડતો હોય ને એક વર્તમાન પાડશે અને કદાચ કોઈક એક પણ વર્તમાન નહીં પાડતો હોય તો પણ જો રામકૃષ્ણાદિક સર્વ અવતારના કારણ છીએ અને અમને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ અને સર્વ અવતારના કારણ જાણીને ભજતો હશે તો પણ અમે એને અક્ષરધામમાં લઈ જઈશું એવું ગોપાળાનંદ સ્વામી કહે છે એવું નિર્ગુણદાસ સ્વામી કહે છે એવું ગુણાતીતાનંદ સ્વામી કહે છે અને શ્રીજી મહારાજે તો મધ્યના નવમાં વચનામ્રતમાં કહ્યું છે એટલે આપણે શ્રીજી મહારાજને સર્વોપરી શા માટે જાણવા જોઈએ તો પહેલી જરૂરિયાત એ છે કે આપણે બધાએ અક્ષરધામમાં જવું છે પહેલાં દેહ છતાં અક્ષરધામનું સુખ લેવું છે અને દેહ મૂક્યા પછીથી પણ મહારાજની હજુરમાં બેસવું છે એટલે અક્ષરધામમાં જો જવાનો દ્રઢ સંકલ્પ હોય તો શ્રીજી મહારાજને સર્વોપરી જાણવાના બીજું સર્વોપરી જાણવાનું કારણ એ છે કે આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ છે એટલે આપણે મહારાજને વિશે પતિવ્રતાની ભક્તિ રાખવી પતિવ્રતાની ભક્તિ કોને કહેવાય કે જેમ સ્ત્રી હોય તે પોતાના પતિને જ સર્વસ્વ જાણે છે ઘર ગમે તેટલું મોટું હોય પચાસ સભ્યો હોય બધાની સેવા કરે પણ જેવી પોતાના પતિને વિશે પ્રીતિ અથવા તો જીવ જોડ્યો છે એવો બીજા કોઈને વિશે જોડે નહીં અને જો પતિવ્રતાની ટેક ના હોય અને જેનને તેને વિશે પછી એ બધાને વિશે જોડાતી રહે તો એ બાઈ પતિવ્રતા ન કહેવાય તેમ શ્રીજી મહારાજ કહે છે કે પોતાને જે ભગવાનની મૂર્તિ મળી હોય લોયાનું અગિયારનું વચનામૃત તેને વિશે જ પતિવ્રતાની ટેક રાખવી તેનું જ ધ્યાન કરવું પણ પૂર્વે જે અવતાર થઈ ગયા છે તેનું ધ્યાન ન કરવું આવું મહારાજ લોયાના અગિયારમાં કહે છે આ જ વાત અંત્યના સોળના વચનામૃતમાં કહે છે પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે પૂર્વે બીજા અવતાર તે સંગાથે પણ પતિવ્રતાની ટેકવાળા ભક્તને પ્રીતિ થાય નહીં એ બધા એમના સમયમાં સારા હતા આપણે નિંદા તો કરવી જ નથી પણ અત્યારે આપણે માટે આપણને જે પ્રગટ પ્રમાણ પ્રત્યક્ષ ભગવાન શ્રીજી મહારાજ મળ્યા છે એ જ આપણા ઈષ્ટદેવ છે એ જ આપણું સર્વસ્વ છે એ જ સર્વોપરી સર્વ અવતારના કારણ છે તો જ મન સ્થિર થશે તો જ શ્રીજી મહારાજના ધ્યાનનું ભજનનું કહો કે પછી ઉપાસનાનું સુખ આવશે અમદાવાદનું છઠ્ઠું વચનામ્રત છે એમાં લખે છે શ્રીજી મહારાજ સર્વોપરી જાણીને ભગવાનમાં મન જોડ્યું હશે ને તો જ મન વ્યભિચારને નહીં પામે નહીં તો ગમે ત્યારે મન વ્યભિચારને પામશે એટલે આને મૂકીને બીજે પણ ચોખા મૂકવા જવાની ઈચ્છા થશે પોતાના પતિને મૂકીને બીજા પુરુષને વિશે પણ પ્રીતિ થશે એનું નામ કહેવાય કે વ્યભિચારને પામ્યું એટલે સર્વોપરી જાણીને જો ભગવાનને વિશે પ્રીતિ કરી હશે મન જોડ્યું હશે તો ક્યારેય મન વ્યભિચારને નહીં પામે હમણાં અમે ગોધરા ગયા હતા તો ગોધરા જતા રસ્તામાં હાલોલ આવે છે હાલોલ મૂક્યા પછી કાલોલ આવે છે હાલોલ અને કાલોલની વચ્ચે એક કંજરી ગામ છે કંજરી ગામની અંદર એક હરિભક્ત હતા એનું નામ હતું લક્ષ્મીદાસ એ લક્ષ્મીદાસ શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા એનો અંતકાળ આવ્યો તો એને કોણ જાણે કોઈક પુરુષના દર્શન થયા અને કે છે ચાલધામમાં એણે પૂછ્યું તમે કોણ છો તો કે છે હું નરનારાયણ દેવ છું ક્યાંથી આવો છો કે છે બદ્રિકાશ્રમમાંથી તો કે મારે તમારી જોડે આવવું નથી મને તો શ્રીજી મહારાજ લઈ જશે ત્યારે જ હું આવીશ બીજે દિવસે કૃષ્ણના દર્શન થયા કે છે ચાલ ગોલોકમાં કે છે મારે ગોલોકમાં નથી આવવું ત્રીજે દિવસે શ્રીજી મહારાજ આવ્યા અને શ્રીજી મહારાજ પોતે કહે છે કે તને અક્ષરધામમાં લઈ જવા આવ્યો છું ત્યારે એ ગયા તો આવી જે પતિવ્રતાની ટેક એ ક્યારે કેળવાશે જો શ્રીજી મહારાજને આપણે સર્વોપરી સર્વ અવતારના અવતારી જાણીને એવી દ્રઢ ઠાવકી ગેડ બેસારી હશે ને તો જ આ ટેક આપણામાં કલ્ટિવેટ થશે ત્રીજી એક અંગ બતાવે છે કે જો આપણે પરિપૂર્ણતાની અને કૃતાર્થતાની અનુભૂતિ કરવી હશે જ્યાં સુધી શ્રીજી મહારાજ આપણને મળ્યા છે હું પરિપૂર્ણ થયો છું એવી અનુભૂતિ ક્યારે થાય કે આપણને સર્વોપરી સર્વનિયંતા સર્વ અવતારી સર્વ કારણના કારણ એવા શ્રીજી મહારાજ મળ્યા છે પણ આપણને જે મળ્યા છે એને વિશે જો આપણને અધૂરાપણાનો ભાવ હોય કે અને મૂકીને બીજા કોઈ તો આપણને અંતરમાં અધૂરું રહેશે આપણને પૂર્ણકામપણું નહીં મનાય કૃતાર્થતા નહીં મનાય એટલે શ્રીજી મહારાજ કહે છે જો કૃતાર્થ પોતાને માનવું હોય તો શ્રીજી મહારાજ અથવા તો તમને જ મળી જાય મૂર્તિ એને સર્વોપરી સર્વ અવતારી જાણો મહારાજ કહે છે મધ્યનું આઠમું વચનામ્રત પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો મધ્યના નવમાં વચનામૃતમાં મહારાજ કહે છે આ સમયે સત્સંગમાં જેને પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી તેવું જાણીને પોતાને વિશે કૃતાર્થપણું માનવું મધ્યન પ્રથમનું બોતેરનું વચનામૃત જે દિવસથી મને ભગવાનનું દર્શન થયું છે તે દિવસથી મારું કલ્યાણ થઈ રહ્યું છે અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરશે તેનું પણ તો આ જે ભાવ પૂર પરિપૂર્ણતાની પૂર્ણકામપણાની કૃતાર્થપણાની જે ભાવના એ આપણા અંતરમાં જાગ્રત જો કરવી જ હોય તો શ્રીજી મહારાજને સર્વોપરી આવા તો બીજા ઘણા બધા વચનામૃતના શબ્દો છે પણ શ્રીજી મહારાજને સર્વોપરી શા માટે જાણવા જોઈએ આપણે અક્ષરધામમાં જવું છે પતિવ્રતાની ભક્તિ કેળવવી છે પૂર્ણકામપણાનીને કૃતાર્થપણાની આપણને અનુભૂતિ કરવી છે તો શ્રીજી મહારાજને સર્વોપરી જાણવા જરૂરી છે હવે આપણે વિચાર કરીએ કે શ્રીજી મહારાજ સર્વોપરી કેવી રીતે છે સર્વોપરી શા માટે છે અથવા તો સર્વોપરી એમનામાં વિશેષતા શું છે તો પહેલામાં પહેલી વિશેષતા તો શ્રીજી મહારાજનું જીવન શ્રીજી મહારાજનું દર્શન એ જેટલું ચમત્કારી છે ને નાનાલાલ કવિ જે દલપતરામના પુત્ર હતા એમણે લખ્યું છે કે સંપ્રદાયની અંદર એક બાજુ તમામ મંદિરો ત્રાજવું હોય ને ત્રાજવું એ ત્રાજવાના એક પલ્લામાં સંપ્રદાયની અંદર જેટલા મંદિરો છે બધા જ મંદિરો મૂકીએ બધા જ સંતો મૂકીએ બધા જ હરિભક્તો મૂકીએ બધા જ શાસ્ત્રો મૂકીએ બધા જ ઉત્સવો મૂકીએ અને બધી જ પ્રણાલિકાઓ મૂકીએ એક ત્રાજવાના એક પલ્લામાં અને બીજા પલ્લામાં એકલા શ્રીજી મહારાજનું દિવ્ય વ્યક્તિત્વ ચુંબકીય મેગ્નેટિક જે વ્યક્તિત્વ છે મહારાજનું દર્શનને જીવન એ મૂકીએ તો શ્રીજી મહારાજના દિવ્ય જે આકર્ષક ચુંબકીય વ્યક્તિત્વ છે ને એનું પલ્લું નીચું નમી જાય આ બધું જ ભેગું કરીએ તો શ્રીજી મહારાજના પર્સનલ મેગ્નેટિક જે કહેવાય ને વ્યક્તિત્વ એની તોલે ન આવે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આજ તો ચુંબકનો પર્વત આવ્યો છે ત્રીજા પ્રકરણની પાંચમી વાત આજ તો ચમકનો પર્વત આવ્યો છે તો અનંતધામના પતિ અનંતધામના મુક્તો અનંત બ્રહ્માંડના જીવ બધા ખેંચાઈ ગયા છે કેવી રીતે ખેંચાય નિત્યાનંદ સ્વામીએ ખાલી મહારાજના દાંત જ જોયા મહારાજને હસતા જોયા અને ખેંચાયા અને સાધુ થઈ ગયા પૂર્ણાનંદ સ્વામીએ મહારાજની ચાલ જોઈ કે છે આ ચાલ મનુષ્યમાં ન હોય ખેંચાયા સાધુ થઈ ગયા આનંદાનંદ સ્વામી તો ઠેઠ અયોધ્યાથી આવેલા રામ ગલોલા મોટા આશ્રમના મહંત હતા પણ અહીંયા આવ્યા હશે મહારાજને આમ જોયા આકર્ષણ એટલું બધું સાધુ થઈ ગયા શ્રીજી મહારાજની મૂર્તિનું એક એક અંગ આંખ લઈએ હં પછીથી મહારાજ ત્યાં ભ્રમર લઈએ મહારાજનું હાસ્ય લઈએ મહારાજની ચાલ લઈએ તો એની ઉપર સંતોએ હજારો હજારો કીર્તનો બનાવેલા છે શ્રીજી મહારાજનું કેટલું આકર્ષણ હશે કેટલાયને શ્રીજી મહારાજના દર્શનથી આમ જાણે કહેવાય ને કે વળગાડ લાગ્યો હતો તો આ મહારાજના દર્શનની વિશેષતા છે હવે શ્રીજી મહારાજના કાર્યની સંક્ષિપ્તમાં આપણે ઝાંકી કરીએ કે શ્રીજી મહારાજ આમ ઓફિશિયલી તો રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી તે સંપ્રદાયની જે કહીએ ને ધુરા કહીએ લગામ કહીએ કે પછી સંચાલન કહીએ પોતાના હાથમાં લીધું રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી ફક્ત તેરમા ચૌદમા દિવસે શીતળદાસને સમાધિ કરાવી બરાબર છે બહુ પ્રચલિત પ્રસંગ છે જે જે બધા સત્સંગની અંદર નિયમિત આવે છે એમણે આ બધી કથાઓ ઓલરેડી સાંભળી ચૂક્યા હશે તો શીતળદાસને મહારાજે કહ્યું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો એ સ્વામિનારાયણ બોલ્યા એને સમાધિ થઈ સમાધિમાં અક્ષરધામમાં લઈ ગયા એને પછી વિચાર થયો કે મારે પૂજા કરવી છે હવે તે વખતે તો ત્યાં અનંત કોટી ભૂકતો બેઠા હતા ચોવીસ અવતારોના દર્શન થયા એને અને રામાનંદ સ્વામીના દર્શન થયા એણે કહ્યું મહારાજ મારે બધાની એક સામટી પૂજા કરવી છે એટલે એટ એ ટાઈમ એક પછી એક ક્રમમાં નહીં તો શ્રીજી મહારાજ કહે છે કે તમે સંકલ્પ કરો કે રામાનંદ સ્વામી સર્વોપરી હોય તો મારા અનંતરૂપ થાય આ ચોવીસ અવતારો સર્વોપરી હોય તો મારા અનંતરૂપ થાય આ મુક્તોમાં કોઈક સર્વોપરી હોય તો મારા અનંતરૂપ થાય પણ આપણે જાણીએ છીએ કે વ્યાપકાનંદ સ્વામી શીતળદાસના અનંતરૂપ ન થયા પછી મહારાજ કહે છે અમારું નામ લઈને સંકલ્પ કરો અને તરત જ એના અનંતરૂપ થયા બધાની એક સાથે પૂજા કરી અને એણે સમાધિમાંથી બહાર આવીને જાગ્રત થઈને આ વાત કરી તો શ્રીજી મહારાજનું જે સમાધિ પ્રકરણ છે ને એ સમાધિ પ્રકરણના ઘણા બધા અંગો છે મહારાજે આ સમાધિ છે ને અષ્ટાંગ યોગના ફળરૂપ સામાન્ય રીતે આપણા જે પાતંજલ યોગશાસ્ત્ર છે એને વિશે કહ્યું છે પણ શ્રીજી મહારાજે જે સમાધિ કરાવીને એનું નામ પડ્યું કૃપા સમાધિ કૃપા સમાધિ એટલે મોજમાં સમાધિ આપણે સમાધિનું કાંઈ સાધન નહોતું કર્યું કે નથી કરી શક્યા તોય મહારાજે સમાધિ કરાવી હરિજનોને સમાધિ કરાવી ભણિયાઓને કરાવી બ્રાહ્મણને કરાવી પુરુષોને કરાવી સ્ત્રીઓને કરાવી વિદ્વાનને કરાવી અભણને કરાવી હિન્દુને કરાવી અને મુસલમાનને પણ કરાવી હા કે જે લોકો કોઈ દિવસે દિશાએ જતા હશે ત્યારે પાણી પણ નહીં લેતા હોય એવા લોકોને પણ સમાધિ કરાવી તો આ સમાધિ શ્રીજી મહારાજે બધાને કરાવી કેટલી હદ સુધી મહારાજનું નામ લઈને સમાધિ મહારાજનું આપેલું પુષ્પ સૂંઘેને સમાધિ મહારાજની આપેલી પ્રસાદીની સાકર ખાઈને સમાધિ મહારાજની ચાખડીનો અવાજ સાંભળીને સમાધિ આવી સમાધિ આપણે પૂર્વના કોઈ અવતારોમાં કોઈ ગ્રંથની અંદર વાંચવા મળે છે હજુ તમે ભાગવત વાંચજો નહીં મળે રામાયણ વાંચજો નહીં મળે મહાભારત વાંચજો નહીં મળે બીજા જૂના પુરાણોના ગ્રંથ ક્યાંય નથી મળતી તો આ સમાધિ પ્રકરણ જે શ્રીજી મહારાજે ચલાવ્યું એ મહારાજના સર્વોપરીપણાનું એક અદ્ભુત આગવું જેને કહીને વિશિષ્ટ કારણ છે હવે આ સમાધિની અંદર પાછી બીજી કેટલીક વિશેષતાઓ છે જે રામના ઉપાસક હતા એને વૈકુંઠના દર્શન થાય છે અને વૈકુંઠની અંદર રામચંદ્રના દર્શન થાય છે જે કૃષ્ણના ઉપાસક હતા એને ગોલોકના દર્શન થાય છે અને કૃષ્ણના દર્શન થાય છે એ તો થાય છે પણ પેલો મુસલમાન હતો એ જિંજાવદર અને પાદરથી પસાર થયો એને અંતરમાં ટાઢું લાગ્યું ગામમાં આવ્યો પૂછપરછ કરતા અલૈયા ખાચરને ઘેર ગયો શ્રીજી મહારાજના દર્શન કર્યા એને સમાધિ થઈ અને એક લાખ અઠ્યાસી હજાર પૈગંબરના દર્શન થયા અને એ પૈગંબર શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થતા જોયા જે બધા કૃષ્ણના રામના ઉપાસકો હતો એને પોતાના ઈષ્ટદેવ દેખાયા અને એ અવતારો શ્રીજી મહારાજના સ્વરૂપમાં લીન થતા દેખાયા લીન કોને કહેવાય લીન એટલે એનું અસ્તિત્વ નાશ પામે છે એમ નહીં અત્યારે રાત્રે આપણે ચંદ્રમાં દેખાય છે છે બરાબર છે એટલે ચંદ્રમાં પણ દિવસ ઉગે છે ને ત્યારે સૂર્યનો એટલો પ્રભાવ છે કે સૂર્યના તેજમાં ચંદ્રમાં ઢંકાઈ જાય છે ચંદ્રમાં ટળી નથી ગયો ચંદ્રમા નાશ નથી પામ્યો એમ શ્રીજી મહારાજના પ્રભાવમાં બીજા બધા અવતારોનું ઐશ્વર્ય કહીએ કે પછી તેજ કહીએ ને એ ઓછું પેલું ઢંકાઈ જાય છે તો આ મહારાજની વિશેષતા મહારાજે સંતોને કહ્યું કે તમે ગામડે જાઓ અને પ્રચાર કરો સંતો કહે છે અમે કશું જ ભણ્યા નથી તો મહારાજે કહ્યું કે લો આ મારી માળા છે તમે બતાવજો બધાને અને આ માળા બતાવશો એટલે સમાધિ થશે કેટલાકને શ્રીજી મહારાજે શું કહેવાય હાથમાં રૂમાલ હતો એ રૂમાલ આપ્યો અને મહારાજ કહે છે કે આ રૂમાલ બતાવશો એટલે સમાધિ થશે કેટલાકને હાર આપ્યો હાર બતાવશો એટલે સમાધિ થશે કેટલાકને લાકડી આપી આ છેડો અડાડશો એટલે સમાધિ થશે આ છેડો અડાડશો એટલે સમાધિમાંથી બહાર આવશે હવે આવું કોઈ દિવસ આપણે જોયું છે હરિભક્તો સામાન્ય સત્સંગીઓ માંગરોળના ગોરધનભાઈ હતા પર્વતભાઈ હતા એ બધા જેને તેને સમાધિ કરાવતા હતા હા મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી એ બધાએ એમના સંત પાસે લાકડી કે જે કંઈ રાખ્યું હશે ને સમાધિ કરાવતા હતા હવે આ તો બધા બહુ પ્રખ્યાત છે મુક્તાનંદ પણ નાના નાના સંતો ગામડે જાય હા ફૂલનો હાર બતાવે રૂમાલ બતાવે લાકડી અડાડે સમાધિ થઈ જાય આવું આપણે કોઈ દિવસે પૂર્વના અવતારોમાં સાંભળ્યું નથી ચોથી એક સમાધિની વિશેષતા છે કે મનુષ્યને તો સમાધિ થાય માણસ તો બુદ્ધિશાળી છે સત્ય અસત્યનો વિવેક નક્કી કરી શકે એવી બુદ્ધિ ભગવાને આપી છે પણ પશુ પક્ષીમાં તો આટલી બધી બુદ્ધિનો વિવેક નથી છતાંય શ્રીજી મહારાજે ચકલાને સમાધિ કરાવી જ્યારે નાના હતા અને રામ પ્રતાપભાઈએ ખેતર સાચવવા મોકલ્યા તો એમને તો રમવાની ઈચ્છા હતી એટલે બધા ચકલાને સમાધિ કરાવી દીધી આખો દિવસ ચકલા એવી દેવી સ્થિતિમાં રહ્યા અને સાંજના જ્યારે આમ ગયા ચપટી વગાડી વળી પાછા બધા ચકલા ઉડી ગયા શ્રીજી મહારાજ કચ્છમાં પધાર્યા હતા અને કબૂતર હજારોની સંખ્યામાં ઉડતા હતા અને વળી પાછા કંઈ નીચે બેસા હશે મહારાજને વખતે સભા કરવાની ઈચ્છા હશે કે ગમે તેમ પણ મહારાજે ચપટી વગાડી અને એક સામટા હજાર કબૂતર નીચે પડ્યા અને બધા જ મૃત્યુ પામેલી અવસ્થામાં જડ થઈ ગયા અને વળી પાછું મહારાજનો કાર્યક્રમ પૂરો થયો મહારાજે ચપટી વગાડી પાછા બધા કબૂતર ઉડી ગયા શ્રીજી મહારાજ સરદાર પધારેલા પેલા તળાવમાં નાવા એટલા બધા માછલા હતા ને કે સ્નાનનું સુખ નહોતું આવતું મહારાજે ચપટી વગાડી બધા જ માછલા સમાધિમાં સમુદ્રની જળની સપાટી ઉપર તર્યા કરે મહારાજે ત્રણ કલાક સુધી જળ ક્રીડા કરી તળાવને કાંઠે પૂજા કરી બધાના ધોતિયા સુકાઈ ગયા ત્યાં સુધી માછલા એમના એમ રહ્યા પછી મહારાજ ઉઠ્યા ચપટી વગાડી બધા માછલા પાણીમાં પંચાળાની અંદર તો એક ધરો હતો ધરો એટલે એટલે આટલું નાનું સરોવર હા મહારાજે સંતોને કહ્યું કે ત્યાં નાવા જાઓ ઘરે ઘરે કંઈ નળની વ્યવસ્થા નહોતી પણ બધાએ કહ્યું કે એમાં મગર બહુ છે તો શું કરવું શ્રીજી મહારાજ આમ ચપટીવાળી બધા જ મગરને સમાધિ તો સંતો મગરને ખસેડી ખસેડીને નાવા ગયા જેટલા દિવસ રહ્યા એટલા દિવસ તો આવું આપણે કોઈ દિવસે પૂર્વના અવતારમાં સાંભળ્યું છે કોઈ દિવસ નથી સાંભળ્યું આ શ્રીજી મહારાજની જ આગવી વિશેષતા છે કે જેને લઈને શ્રીજી મહારાજને આપણે બીજા અવતાર કરતાં જુદા કહીએ છીએ બીજા અવતાર કરતાં વિશિષ્ટ કહીએ છીએ બીજા અવતાર કરતાં અધિક કહીએ છીએ પછી બીજી એક વિશેષતા શું છે શ્રીજી મહારાજની કે પોતાના ભક્તને અંતકાળે તેડવા આવવું પૂર્વના અવતારોના જીવનચરિત્ર વાંચી જોજો કોઈ પણ પોતાના ભક્તને અંત સમયે રથ લઈને વિમાન લઈને કે પછીથી બીજું કંઈક સાધન લઈને ગરુડ ઉપર બેસીને કંઈક તેડવા આવ્યા હોય હા અને એને કહ્યું હોય કે ચાલ તું તૈયાર થઈ ગયા એને તો ભગવાનના દર્શન થાય પણ આજુબાજુ બીજા બેઠા હોય એ બધા એને પણ દર્શન થાય એ ઐશ્વર્ય શ્રીજી મહારાજે બતાવ્યું એ તો ઠીક છે પણ એ ભક્તો પાછા દસ દસ દિવસ પહેલાં અઠવાડિયા પહેલાં જાહેરાત કરે કે ભાઈ આવતા બુધવારે આવતા મંગળવારે આવતા શુક્રવારે હું ધામમાં જવાનો છું અને આટલા વાગે જ ધામમાં જવાનો છું શ્રીજી મહારાજ મને લેવા આવવાના છે આવી જાહેરાત સામાન્ય સત્સંગીઓ કરે ગાંડલાની ડોશી કરે કે પછી બીજા સત્સંગીઓ કરે એ આપણે કથાઓ પૂર્વના કોઈ અવતારોમાં સાંભળી નહોતી અને અહીંથી જે ધામમાં ગયો છે મૃત્યુ પામ્યો છે એ વળી પાછો ભગવાનના ધામમાં જ ગયો છે એનું આપણને કોઈ દિવસે ત્યાંથી ટેલિગ્રામ આવ્યો આવ્યો શ્રીજી મહારાજ મોકલે છે એવા ટેલિગ્રામ અમદાવાદના એક હરિભક્ત હતા પ્રાણવલ્લભદાસ કરીને બ્રાહ્મણ હતો અને એ જાત્રા કરવા નીકળ્યો હતો જાત્રા કરતાં કરતાં ગોદાવરી નદી એટલે કે નાસિક બાજુ આવ્યો હશે અને ભગવાનનું એ કરવું એવું ને કે એને ત્યાં ત્યાં આગળ છે ને પ્લેગ ફાટી નીકળેલો હવે એ પ્લેગ તો ચેપી રોગ કહેવાય આને પણ પ્લેગ લાગ્યો હશે કે ગમે તે થયું હશે પણ પ્રાણવલ્લભ ત્યાં મૃત્યુ પામ્યો નાસિકમાં ગોદાવરી નદીના કાંઠે એટલે એ તો આખો સંઘ લઈને ગયો હતો બસો પેલી બસ ભરીને બધા ગયા હતા એટલે બીજા બધા જે એના મિત્રો હતા એ લોકો ગોદાવરી નદીના કાંઠે લઈ ગયા એની ચિતા ખડકી એને પેલું લાકડા ગોઠવ્યા એને સુવડાવ્યો એની ઉપર લાકડા મૂક્યા આ બધી તૈયારી ચાલતી હતી એ દરમિયાન શ્રીજી મહારાજનો આ ખરેખરો ભક્ત એટલે મહારાજ તો એને પ્લેન બોઈંગમાં બેસાડીને અક્ષરધામમાં લઈ જતા હતા અડધે રસ્તે શ્રીજી મહારાજે એને પૂછ્યું પ્રાણવલ્લભ તારી કોઈ ઈચ્છા છે એ કહે છે કે મહારાજ મારી કોઈ ઈચ્છા નથી પરંતુ હું જે સંજોગોમાં અહીંયા આગળ દેહ મૂક્યો છે અહીંયા પ્લેગ ફાટી નીકળ્યો છે લોકોને શું લાગશે કે હું પ્લેગના ચેપને લીધે મરણ પામ્યો છું પણ તમે મને ધામમાં લઈ જવા માટે આવ્યા છો અને હું આવી રીતે લહેરમાં દૂધપાક માલપુઆ ખાતો ખાતો તમે મને અક્ષરધામમાં લઈ જાઉં છું એવું લોકોને કેવી રીતે ખબર પડશે ત્યારે મહારાજ કહે છે જા પાછો દેહમાં બધાને કયા કહ્યા કે હું અક્ષરધામમાં જઉં છું હવે અહીંયા એના શરીર ઉપર તો લાકડા આટલા જાડા જાડા ગોઠવાઈ ગયા હતા અને ત્યાં એના હાથ પગના આંગળા હાલ્યા એના હાથ અને પગના આંગળા હાલ્યા એને મર્યાને પાંચ છ કલાક વીતી ગયા છે બધાને થયું કે શું થયું ચમત્કાર થયો હાથ પગના આંગળા લે એટલે લાકડા લીધા પેલો બેઠો થયો પ્રાણવલ્લભ બેઠો થયો આ તો આપણે ભક્તે ચિંતામણી અંદર લખેલો પ્રસંગ છે એટલે હું બોલું છું ગપ્પા નથી પછીથી તો એણે કહ્યું કે જુઓ તમે બધા એમ માનતા હશો કે મને પ્લેગનો ચેપ લાગ્યો છે ને હું મર્યો છું એવું નથી આ તો મારી આવરદા પૂરી થઈ છે શ્રીજી મહારાજ સાક્ષાત વિમાન લઈને મને તેડવા આવ્યા હતા હું લહેર કરતાં કરતાં આનંદમાં મહારાજના દર્શન કરતાં ધામમાં જતો હતો પરંતુ તમને બધાને કહેવા માટે આવ્યો છું કે અત્યારે દેશકાળ ખરાબ છે પ્લેગ ફાટી નીકળેલો છે માટે પ્લેગથી બચવું હોય મૃત્યુથી બચવું હોય જન્મ મરણથી બચવું હોય અને અંતરમાં અખંડ સુખ જોઈતું હોય તો સ્વામિનારાયણનું ભજન કરજો તો જ એકમાત્ર ઉગર્યાનો આરો સ્વામિનારાયણનું ભજન છે હં બધાને આટલી સૂચના આપું છું ગુડ બાય જય સ્વામિનારાયણ આવજો કરીને સૂઈ ગયો અને કે છે હવે અગ્નિ સંસ્કાર આવું આ શ્રીજી મહારાજના વખતમાં એક બેના પ્રસંગ નથી હજારોના પ્રસંગ છે અલૈયા ખાચરનો નોકર હતો ને જેલો અલૈયા ખાચર બધાને કયા કરે કે અમારે ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે હવે અલૈયા ખાચર બહારગામ ગયા છે ને એની ગેરહાજરીમાં એનો નોકર મૃત્યુ પામ્યો એનું નામ હતું જેલો અલૈયા ખાચર સાંજે બહારગામથી આવ્યા ત્યારે બધાએ કહ્યું કે તું કહેતો હતો ને સ્વામિનારાયણ તેડવા આવે છે પણ તારા નોકરે તો કંઈ કહ્યું નહીં પૂંઠેથી એનો જીવ નીકળી ગયો કે શું કંઈ સૂચના બૂચના અલૈયા ખાચર કહે છે પણ થયું શું કે છે અત્યારે એને સ્મશાન સ્મશાનમાં લઈ ગયા છે અને અગ્નિ સંસ્કારનો વિધિ ચાલે છે તો અલયખ હજાર મારતે ઘોડે સ્મશાને પહોંચ્યા અને પેલાને કહ્યું લાકડા ઉઠાવો અને એના કાના આગળ ચાર વાર બોલ્યા પાંચ વાર બોલ્યા જેહલા જેહલા જેહલા પેલા આંખ ખોલી બેઠો થયો કે છે કેમ મને બોલાયો કે છે આ બધાને તું કહે કે તું ક્યાં છું કે છે હું તો અક્ષરધામમાં શ્રીજી મહારાજની હજુરમાં બેઠો હતો તો આવા પ્રસંગો તમને કોઈ દિવસે ભૂતકાળના કોઈ ગ્રંથમાં વાંચવા સાંભળવા અત્યાર સુધી મળ્યા છે આ શ્રીજી મહારાજની વિશેષતા છે બીજી એક શ્રીજી મહારાજની વિશેષતા શું છે કે શ્રીજી મહારાજે પાંચસો પરમંશો બનાવ્યા એ તો શરૂઆત બને પણ મહારાજ ધામમાં ગયા ત્યારે ત્રણ હજાર સંતો મહારાજ પાસે હતા એ સંતો એક એક કેવા સંતો હતા ગોપાળાનંદ સ્વામી ગ્રહણની ગતિ એટલે કે બ્રહ્માંડની ગતિને રોકી શકે આ પૂનમને બદલે આવતી પૂનમે ગ્રહણ થશે વ્યાપકાનંદ સ્વામી એક મચ્છરનો જીવ ઘોડીમાં ઘાલી દીધો ઘોડી સજીવન થઈ ગઈ સચ્ચિદાનંદ સ્વામી વરસાદ દોતો વરસતો ભાદરવો મહિનો પૂરો થવા આવ્યો તો બધા હરિભક્તોએ બહુ આજીજી કરી તો એ ઇન્દ્રલોકમાં ગયા ઇન્દ્ર તો પેલું શ્રાદ્ધ ચાલતું હતું ને માળવાળો દૂધપાક એક કમંડળ પીન સૂતો હશે તેને લાત મારીને ઉઠાડ્યો કે તારા બાપનું પાણી નથી વરસાદ વરસાવ અને વરસાદ વરસ્યો હવે જો ઇન્દ્રને લાત મારીને વરસાદ વરસાવી શકતા હોય આવા સંતો શ્રીજી મહારાજ પાસે એક નથી બે નથી કેટલા છે પાંચસો આ તો શરૂઆતના તો જો જેના પરમહંસો આવા છે એના ઈષ્ટદેવ કેવા સમર્થ હશે અને એ પરમહંસો આટલા સમર્થ હોવા છતાંય એ પરમહંસો પાસે શ્રીજી મહારાજે ખટરસના નિયમ પડાવ્યા છે ગોળા ખવડાયા છે ભિક્ષા મગાવી છે માન અપમાન સહન કરાવ્યા છે તો તમે તમારા દીકરાને ટીવી ને ક્રિકેટ જોતા તો બંધ કરો ત્યારે ખબર પડશે કે શ્રીજી મહારાજે કેટલું ઐશ્વર્ય વાપર્યું હશે કે આવા સમર્થ સંતો મહારાજની આજ્ઞામાં રહ્યા મહારાજે કહ્યું હતું કે પાંચ જણને વર્તમાન ધરાયા સિવાય જમવું નહીં તો બબે દિવસ પાંચ પાંચ દિવસ સુધી ઉપવાસ કર્યા પણ કોઈને એવો સંકલ્પ થયો નથી કે શ્રીજી મહારાજને મૂકીને ચાલ્યા જઈએ આટલા કષ્ટમાં આ શ્રીજી મહારાજની વિશેષતા છે એક એક સંત કહીએ ને અવતાર જેવું સામર્થ્ય ધરાવતા હતા બીજી એક શ્રીજી મહારાજની વિશેષતા શું છે કે જેવા સમર્થ પરમંશો છે એવા જ શ્રીજી મહારાજ પાસે અદ્ભુત હરિભક્તો છે આ હરિભક્તો સામાન્ય સંજોગોમાં કેવા હતા સત્સંગ થયા પહેલાં બધા જ કુલક્ષણથી પરિપૂર્ણ નિપુણ હતા એ લોકો દારૂ પણ પીતા હતા માંસ પણ ખાતા હતા બીજા આડાઅવડા બધા ધંધા પણ કરતા હશે પણ એકવાર સત્સંગ થયો ને પછી શીર સાટાની વાત સગ્રામ વાઘરી પાણી ગાળીને પીવે છે છાણીના હરિભક્તોએ પેલા અમલદારને ના પાડી કે તમ બ્રાહ્મણ હતો નાગર હતો કે તારી રસોઈ અમને ન ખપે કારણ કે તે દૂધ પાણી ગાળ્યા વગરના વાપર્યા હોય તો અમને શું ખબર તો આવા નિયમ ધર્મવાળા સુરાખાચર કે જે ક્ષત્રિય હતા અને જેનો ધંધો જ મારફાડનો ને એ કરતો હવે એને મહારાજ કે છે આ મારા જતી આવ્યા એને જસદણના દરબારે ભ્રષ્ટ કરવા માટે રાત્રે કુલટા સ્ત્રી મોકલી તો પણ એમાં એ લેવા જાતા નથી એકાંત છે રાત્રિનો ટાઈમ છે છતાંય એ શુદ્ધ બ્રહ્મચર્ય વ્રત દ્રઢ રાખી શકે છે તો આ જે હવે એ ભક્તો સંસારમાં રહે છે એ ભક્તોને સ્ત્રી છે પુત્ર છે વ્યવહાર છે ખેતી છે બીજું કંઈક છે અને છતાંય કેટલા નિર્લેપ મહારાજનો કાગળ ગયો બંધિયા અને ડોસાભાઈ પેલું ગોળના ગાળા જોગતા હતા તાત્કાલિક કે છે અહીંયા આવો દીક્ષા લઈ લો અને તાત્કાલિક ડોસાભાઈ ત્યાગાશ્રમ લઈને ગઢડા આવી ગયા મુંડન કરાવીને સાધુ થઈ ગયા ખ્યાલ આવ્યો આવું જે બની જવું મહારાજે અઢાર જણને કાગળ લખ્યો જ્યાં બેઠા હોય ત્યાંથી તાત્કાલિક અહીંયા આવી જાઓ અઢારે અઢાર જણ સાધુની દીક્ષા લઈ મહારાજને ભુજમાં મળ્યા પણ એક ઓગણીસમો અદ્ભુતાનંદ વગેરેમાં નીકળી ગયો આવું કોઈ દિવસે શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતની અંદર ચોવીસ અધ્યાય સુધી ઉદ્ધવને જ્ઞાન કર્યું ઉદ્ધવને ઉપદેશ આપ્યો અને પછી ઉદ્ધવને કહે છે કે હવે મારી આવરદા પૂરી થઈ છે હું ધામમાં જવાનો છું એટલે મારી મારી બહુ જ ઈચ્છા છે કે તું હવે બદ્રી બદ્રિકાશ્રમ એટલે બદ્રીનાથ બદ્રીનાથ ચાલ્યો જજે સાધુ થઈ જજે ઘર બહાર મૂકીને ભજન કરજે ત્યારે ઉદ્ધવ કહે છે કે હું અહમ મમત્વથી એટલો બધો ઘવાયેલો અથવા તો ઘેરાયેલો છું ને કે મારાથી ઘરનો ત્યાગ નહીં થાય તાલન સ્વામી આ વાત વારે વારે કહે છે કે ઉદ્ધવને ઘર મૂકતા કઠણ પડ્યું અને શ્રીજી મહારાજના વચને આવા મોટા મોટા ધુરંધરો ઐશ્વર્યવાળા એ સહેજમાં ઘર મૂકીને ચાલ્યા આવે છે હા હવે એ લોકોને કુટુંબની અંદર કંઈક કોઈક સંજોગો પેદા થાય છે તો એ લેશ માત્ર એ લોકોને દુઃખ થતું નથી પર્વતભાઈનો દીકરો ધામમાં ગયો ભગવાનની મરજી તમે બધા નાહી લેજો હું ગઢડા જઉં છું મારા આવવાથી કંઈ છોકરો સાચો નહીં થાય નૈનપુરના દેવજી ભગત એનો પંદર અઢાર વર્ષનો દીકરો કલ આમ રૂપાળો પરણાવા જેવો ધામમાં ગયો તો દેવજી ભગત એની પત્નીને કહે છે કે તમે આ ઘી છે મણ ઘી ગઢડે જાઓ મહારાજને રસોઈ આપજો મહારાજ તમે અમને બહુ સુખી કર્યા છે દીકરાની ચિંતા હતી એ મટી ગઈ અને એ પોતે ખેતરમાં ચાલે ગયા પણ કૂટવાનું રડવાનું કે પછી કાણમોકાણ કરવાનું કંઈ એમણે તો આવા હરિભક્તો શ્રીજી મહારાજ પાસે એક નથી બે નથી લાખોની સંખ્યામાં છે આ શ્રીજી મહારાજની વિશેષતા છે બીજી એક શ્રીજી મહારાજની વિશેષતા શું છે કે શ્રીજી મહારાજ જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશની અંદર મહારાજે સભા જોઈને જુદી જુદી વાતો કરી છે કોઈક વાર દ્રાવિડ દેશનો પંડિતાયો હોય કોઈવાર વાર બધો સંપ્રદાયનો પંડિતાયો હોય કોઈ બીજા સંપ્રદાયના પંડિત પંડિતાયા હોય છતાં પણ જ્યારે જ્યારે શ્રીજી મહારાજે પોતાના અંતરના રહસ્યની વાત કરી છે જ્યારે જ્યારે શ્રીજી મહારાજે સમ ખાઈને વાત કરી છે જ્યારે જ્યારે શ્રીજી મહારાજે ઉપાસનાની નિષ્ઠાની નિશ્ચયની વાત કરી છે ત્યારે ત્યારે શ્રીજી મહારાજે વાત કરી છે કે તેજને વિશે જે મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે મહારાજ કહે છે કે આ વાતમાં અમે લેશ માત્ર પણ મિથ્યા કહેતા હોઈએ તો પરમહંસની સભાના સમ છે આમ છેલ્લાનું બીજું વચનામૃત અંત્યનું બીજું મહારાજ કહે છે કે ગોલોક વૈકુંઠ શ્વેતદીપ અને બદ્રિકાશ્રમ કરતાં પણ આ સત્સંગીની સભાને હું અધિક દેખું છું હવે ગોલોક વૈકુંઠ કરતાં સત્સંગીની સભા અધિક હોય તો એનો અર્થ કે એ સભાની અંદર બિરાજમાન એવા જે શ્રીજી મહારાજ એ ગોલોક વૈકુંઠના અધિપતિઓ કરતાં અધિક છે મહારાજ કહે છે આમાં અમે લેશમાં માત્ર પણ જો મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે એ સમ શા સારું ખાવા પડે છે સર્વને એવું અલૌકિક અલૌકિકપણું દેખવામાં આવતું નથી તો શ્રીજી મહારાજે સમ ખાઈને વાત કરી છે આ વચનામૃતનું સંસ્કૃતમાં ભાષાંતર કર્યું હતું આપણે જેમણે સત્સંગી જીવન લખ્યું હતું શતાનંદ મુનિ એમણે તો એમણે આ જે શબ્દો છે ને મધ્યનું તેરમું છે છેલ્લાનું બીજું છે છેલ્લાનું ઓગણચાલીસમું છેલ્લાનું આડત્રીસમું એની અંદર સંસ્કૃતમાં શું લખ્યું છે કે શ્રીજી મહારાજ રામકૃષ્ણાદિક અવતારના કારણ છે અને અનેક અવતારના હેતુ છે હેતુ એટલે એમાંથી પ્રગટ થાય તો આ શ્રીજી મહારાજના શાસ્ત્રની વિશેષતા છે શ્રીજી મહારાજના ચરિત્રની આપણે વાત કરીએ ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે એ વખતે સભામાં વાત નીકળી કે શ્રીજી મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી જાણવા તો કેવી રીતે સર્વોપરી જાણવા અવતાર અવતારીનો ભેદ કેમ સમજવો ત્યારે એક જણે કહ્યું કે ભવાયો ને વેશ ભવાયો એકનો એક જ હોય છે પણ એક દિવસે રાજાનો વેશ લે બીજે દિવસે સંન્યાસીનો વેશ લે ત્રીજે દિવસે ભિખારીનો વેશ લે બરાબર છે ને એટલે એક જ શ્રીજી મહારાજ છે જે રામ રૂપે થયા હતા કૃષ્ણ રૂપે થયા હતા બીજા અવતાર રૂપે થયા ગુણાતીતાન સ્વામી કે છે એમ નહીં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અવતાર અવતારીનો ભેદ એમ નહીં પણ રાજાને રાજાનો ઉમરાવ રાજાને રાજાનો દિવાન તીરને તીરનો નાખનારો તારાને ચંદ્રમા પછી ચંદ્રમાને સૂર્ય એમ ભેદ જાણવો અનંત ચંદ્રમા ભેગા થાય પણ સૂર્ય પ્રગટ થાય ને ત્યારે બધા ચંદ્રમા ઢંકાઈ જાય પૂનમની રાત હોય અનંત તારા દેખાતા હોય હં પણ એક ચંદ્રથી જે અજવાળું થાય છે એ તારાથી અજવાળું ના થાય એમ શ્રીજી મહારાજ કહે છે અનંત અવતાર ભેગા કરીએ તોય શ્રીજી મહારાજની એક રોમમાં બધાનું ઐશ્વર્ય તે જ સમાઈ જાય છે ગુણાતીતાન સ્વામી કહે છે બીજા બધા અવતાર પારસમણી છે અને સ્વામિનારાયણ ભગવાનનો અવતાર છે એ ચિંતામણી છે તો આવા જે ગ્રંથ એનો આધાર આપણે વિચારીને હવે આપણે પરોક્ષના ગ્રંથની એક બે વાત કરી લઈએ અને પાંચ મિનિટમાં પૂરું કરીએ પરોક્ષના ગ્રંથની અંદર આજે બહુ જ પ્રમાણ લોકમાં ગણાતું હોય તો એવું છે એક શ્રીમદ ભાગવત બીજું છે શ્રી કૃષ્ણના લીલાચરિત્રનું વર્ણન કરતું મહાભારત ત્રીજું છે વિષ્ણુ પુરાણ ને ચોથું છે બ્રહ્મ વૈવર્ત પુરાણ કે જેમાં કૃષ્ણના મહિમાની પુષ્કળ વાતો કરી છે હવે આ ભાગવતમાં આ મહાભારતમાં અને આ વિષ્ણુ પુરાણમાં શ્રી કૃષ્ણની ઉત્પત્તિનો જે આખો પ્રસંગ છે એમાં શું લખ્યું છે તો એ શ્રી કૃષ્ણ અને એ બળરામ એ એમ કહેવાય છે કે આદિ નારાયણનો ધોળો અને કાળો બે કેશ છે કેશ એટલે ખબર પડી ને આપણા માથાના વાળ મુવાળો કાળો કેશ એ કૃષ્ણ છે અને ધોળો કેશ એ બળરામ છે હવે આદિનારાયણનો એક બોવાળો તમારા શરીર ઉપર કેટલા કેસ હશે એનો એક આદિનારાયણનો એક કેસ એ શ્રી કૃષ્ણ છે આ વાત વિષ્ણુ પુરાણમાં આવે છે મહાભારતમાં આવે છે અને શ્રીમદ ભાગવતમાં આવે છે તો તે વખતે કૃષ્ણને શું સમજવા હા ભલે એક વખતે બીતા બીતા કહો કે ગમે તેમ કહો વ્યાસજીએ લખ્યું છે કે બીજા બધા અવતાર તો અંશ અને રૂપ છે પણ શ્રી કૃષ્ણ તો સાક્ષાત ભગવાન છે એ વચનનો ઉપર જ બધા જ વૈષ્ણવો શ્રી કૃષ્ણને ભગવાન કહે છે પણ બીજા બધા જે વચનો છે શ્રી કૃષ્ણ અંશા અવતાર કયા હોય કળા અવતાર કયા અંશના પણ અંશ કયા હોય તો એ વચનનું શું સમજવું હં ત્યાર પછીથી બીજા હવે આપણે કેટલાક તાત્વિક ભેદો જોઈએ બદ્રિકાશ્રમમાં શ્વેતદ્વીપમાં વૈકુંઠમાં ગોલોકમાં પણ કાળની ગતિ છે શ્રીજી મહારાજે મધ્યના ચોવીસમાં કહ્યું કે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે અનંતધામ તે તે ધામના મુક્તો અને તે ધામનું ઐશ્વર્ય બધું જ નાશ પામે છે ખાલી ધામ ધામીને મુક્ત ત્રણ જ અખંડ રહે છે હવે જો ગોલોકનો નાશ થઈ જાય છે ત્યાં પણ કાળની ગતિ છે એવું બ્રહ્મવૈવર્ત પુરાણ કે છે એવું વેદરસમાં લખ્યું છે ને એવું શ્રીજી મહારાજ કહે છે અક્ષરધામ છે ને એ અખંડ છે અવિનાશી છે બાધિત છે અક્ષરધામની મહારાજ વિશેષતા કહે છે બીજી અક્ષરધામની વિશેષતા શું કહે છે કે બીજા બધા ધામને વિશે સ્ત્રી પુરુષ ભેદ છે અક્ષરધામમાં ગોપ બાળકો છે એટલે કે ગોવાળો છે ગોપીઓ છે રાધા રાધિકાજી છે ગાયો છે માખણ છે અને સાથે સાથે કૃષ્ણ પણ છે અને એ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર એક પ્રસંગ આવે છે ગોલોકનો પ્રસંગ છે કે શ્રી કૃષ્ણ પોતે વિરજા નામની એક દાસી હતી વિરજા નામની સામાન્ય દાસી લેવલની કોઈ સ્ત્રી પણ બહુ સ્વરૂપ પણ હશે અને કૃષ્ણને વિશે એને ખરેખરી ભક્તિ હતી તો કૃષ્ણ એની સાથે એકાંતમાં રાત ગાળે છે એને ગર્ભવતી કરે છે એનો સમાગમ કરે છે અને જ્યાં રાધિકાજીને આ ખબર ખબર પડી તો રાધિકાજી એની સાથે કૃષ્ણ સાથે ઝઘડવા આવે છે કૃષ્ણને રતિચોર કહે છે લંપટ કહે છે તો આવ્યા બધા અપશબ્દો વાપરે છે અને એ વખતે રાધિકાની અંદર દાખલ થતાં અટકાવનાર એક કૃષ્ણનો ભક્ત હતો શ્રી દામા વચનામૃતની અંદર મધ્યના છવ્વીસના વચનામૃતમાં અને સારંગપુરના ચૌદમાં વચનામૃતમાં આ વાત લખી છે તો શ્રીદામાને અને રાધિકાજીને સામાસામી ઝઘડો થયો પરસ્પર શાપ થયો અને એ શાપના પ્રતાપે રાધિકાજીને પૃથ્વી ઉપર ઉતરવું પડ્યું એનો અર્થ કે ગોલોકમાં પણ સ્ત્રી પુરુષના ઝઘડા જ્યાં સુધી હું બીજાને સ્ત્રી રૂપે જોઈશ ને મને આકર્ષણ થવાનું અને એની અંદર કોઈ આડો આવશે મને ઝઘડો થવાનો અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષનો ભેદ નથી લાડુભાઈ જીવુભાઈ બ્રહ્માનંદ મુક્તાનંદ પર્વતભાઈ ગોર્ધનભાઈ બધા જ કેવા છે ભાગવતીતાનું બધા જ ચૈતન્ય મૂર્તિ છે કોઈ સ્ત્રી પુરુષ ત્યાં આગળ પછી બધા બ્રહ્મમય તનુ છે કોઈ ઓળખી શકાય નહીં શ્રીજી મહારાજ દયા કરે પછી ઓળખાય કે આ ભાઈ આ તમારા ગામના હરિભક્ત બેઠા છે તો આ અક્ષરધામની વિશેષતા છે બીજી એક અક્ષરધામની વિશેષતા શું છે કે ગોલોક અને વૈકુંઠ છે ને એનો એરિયા નક્કી કરીને શાસ્ત્રમાં કહ્યું છે કે ગોલોક છે ને એ ત્રણ કરોડ યોજન લાંબુ પહોળું છે એવું પુરાણોમાં લખ્યું છે ત્રણ કરોડ એક જોજન એટલે ત્રણ ગાવ થાય ત્રણ ગાવ એટલે પછી એના માઇલ ને માઇલમાંથી કિલોમીટર કરી નાખો અક્ષરધામને માટે શ્રીજી મહારાજે શું કહ્યું છે અક્ષરધામ અધો ઉર્ધ્વ અને પ્રમાણે રહી છે એનો અર્થ કે અનંત કોટી બ્રહ્માંડની અંદર ને બહાર ઉપર ને નીચે વ્યાપીને અક્ષરધામ અમાપ છે અસીમ છે એની કોઈ મર્યાદા નથી ચોથો એક ભેદ અક્ષરધામ માટે શું કહેવાય છે કે અક્ષરધામમાં બે ચરણની ઉપાસના છે આપણે માટે ઉપાસ્ય મૂર્તિ કોણ છે કેવળ શ્રીજી મહારાજ જ તો આપણે ગુણાતીતાન સ્વામીને કેમ પધરાવીએ છીએ તો ગુણાતીતાન સ્વામી શ્રીજી મહારાજના અનાદિ ભક્ત છે મુખ્ય ભક્ત છે ઉત્તમ ભક્ત છે અને શ્રીજી મહારાજને પામવા માટેનું દ્વાર અથવા તો આપણે કહીએ ને મોક્ષનું દ્વાર સાધન છે એટલે ગુણાતીતાન સ્વામીને પધરાવીએ છીએ ગુણાતીતાન સ્વામી સાથે આપણે એકાત્મપણું નિજાત્માનમ બ્રહ્મરૂપમ કરવાનું છે પછી આપણે જ્યારે ગુણાતીત થઈએ છીએ આપણે અક્ષરરૂપ અને બ્રહ્મરૂપ થઈએ છીએ ત્યારે આપણે માટે ઉપાસ્ય મૂર્તિ તો કેવળ શ્રીજી મહારાજ એક જ રહે છે એટલે આપણી ઉપાસના કેટલી છે બે ચરણની બે ચરણ એટલે એક જ પુરુષની અને બીજા બધા ધામમાં ઉપાસના ચાર ચરણની છે ત્યાં રાધાકૃષ્ણની છે લક્ષ્મીનારાયણની છે એવી રીતે તો આવી બધી જે વિશેષતાઓ છે એને આધારે આપણે શ્રીજી મહારાજ બીજા અવતાર કરતાં જુદા છે બીજા અવતાર કરતાં અધિક છે બીજા અવતાર કરતાં શ્રેષ્ઠ છે સર્વોપરી છે એવું સંપ્રદાયના ગ્રંથો સંપ્રદાયના પ્રસંગો કે પછી આ બધા વિચારો કરીને જો દ્રઢ કર્યું હોય ને તો શ્રીજી મહારાજ કહે છે કે ક્યારેય કોઈમાં આપણી વૃત્તિ તણાય નહીં ક્યારેય આપણે બીજે ચોખા મૂકવા જવાની ઈચ્છા થાય નહીં ક્યારેય આપણને અપૂર્ણપણું મનમાં રહે નહીં ચોવીસ કલાક આનંદમાં અને શું કહીએ કે બ્રહ્મના સુખની મસ્તીમાં એ રાચતો રહે તો આવું જે સર્વોપરીપણું શ્રીજી મહારાજની બહુ જ અપેક્ષા છે મહારાજે ઘણી બધી વાર વાત કરી અને છતાંય જે ઘણી વાર સંતોને સમજાય કેટલીક વાર સંતોને ન સમજાય તોય મહારાજ ઉદાસ થયાના પ્રસંગો આવે છે એટલે આપણે જો શ્રીજી મહારાજને રાજી કરવા હોય અક્ષરધામમાં જવું હોય છતી દેહે અખંડ સુખ ભોગવવું હોય તો મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી જાણવા આ સર્વોપરીની નિષ્ઠા એ એવા પ્રગટ જે કોઈ કહીએ ને કે બ્રહ્મ સ્વરૂપ સંત Roy પરમ એકાંતિક સંત હોય શ્રીજી મહારાજને રહેવાનું અખંડ રહેવાનું પાત્ર હોય એવા ગુણાતીત સંતના સમાગમથી જ મળે છે એવું શ્રીજી મહારાજે મધ્યના તેરના વચનામૃતમાં કહ્યું છે તો આપણને એવા સત્પુરુષ પ્રમુખ સ્વામી મળ્યા છે એના શબ્દથી એમના જે પ્રવચન શાસ્ત્રની અંદર શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ કે પછીથી ગુણાતીતાન સ્વામી કે વચનામૃત કે શ્રીજી મહારાજનું જીવન ચરિત્ર એ ગ્રંથોના પ્રસંગ અંદર જે આવતા પ્રસંગો એમાંથી પણ શ્રીજી મહારાજના સર્વોપરી સ્વરૂપને વસ્તુને વિશે મનની અંદર દ્રઢતા નિષ્ઠા કરીને આપણે આ વાત ઠાવકી ઘેર બેસાડવાની છે આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને શ્રીજી મહારાજનું સર્વોપરીપણું અંતરમાં દ્રઢ થાય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય